એવું બોલવું નહીં તો કે છે ઠીક વ્યવહાર સુચા કહેવાય તો એ જ મોક્ષ લઈ જવાનો જ્ઞાની પુરુષ એમ કે નિમિત્ત આ દેહ નો વ્યવહાર કહેવાય છે જ્ઞાની પુરુષ એમ ના કહેવાય કે અમે તમને મોક્ષ લઈ જઈએ ભાવ ના જોઈએ કોઈ છો એમાં તમે શું કરવાના છે એ ભાવ ના આવવો સર્વસ્વ અર્પણ કરતા વાર ના લાગે એવો ભાવ આપવો જોઈએ એટલે નિવેદન નહીં જોઈએ હા નિવેદન નહીં જોઈએ હા એકદમ એકદમ ટૂંકા જ નહીં. દલાલ ને એટલે કોઈ ટૂંકા જ નહીં. સાચી વાત. બધું જે પરિણામ મળે મને એક અક્ષર સાંભળવાનું નહીં મળે આ પરપોટો ના હોય તો એ સાંભળવાનું મળે નહીં અમને તો અમે તો પચીસની વાત છે ને પચવું ચાલુ નથી પત્યા પતિ છે કેવું પોતાનો ફાયદો થઈ જાય સિદ્ધાંત હાથમાં આવી જાય પણ પત્યા પછી પત્યા પછી ઉભે એ તો વાત જુદી ઉપસે થઈ ગયું પણ તે આવું ના ઉભે હરી અજાય ના ઉભે એટલે ઘરનું ઉઠશે અમારો આશીર્વાદ છે અમે આશીર્વાદ હું આપીએ કેવું તમે તો આશીર્વાદ આપો છો હવે એ બધું થઈ જવાનું ચાલો હાજર તપાસ કરી છે આગળ તપાસ કરી ઘણા બનાવી એટલે બધું આખું જગત સરખું છે બાવો બાવી સાધુ સંન્યાસી બધા સરખતા એનું કામ શું કોણ બનાવ્યું છે આવું કોઈ વેરવે છે આપણે આપણે ના ફરતો એટલે જવું કે ના શા માટે બનાવ્યું વિચાર કરો નથી કરવું કાગળ અંગ્રેજો કદી ગોડ ઇઝ ક્રિએટર કે છે ને અંગ્રેજો કદી ગોડ પ્રયત્ન કરવાના લઈને આવ્યા નવાનું પાણી ની ડોલે લઈને આવ્યા છે ને આ લઈને આવ્યા છે પણ તો પ્રયત્ન ચૂકવો ના જોઈએ એ પ્રયત્ન નહીં ખબર આપશે પ્રેરણા થશે ડિટરમિન ચાલુ આવે ઓફિસમાં એટલે સમજો ને. પ્રયત્ન એ સાહજિક પ્રયત્ન છે કેવું છે કઈ રાતે રાતે બે વાગે ગઈ મને પૂછ્યું કે ચાલો ઓફિસમાં ત્યાં કે નહીં જવાનું જાત છે શું એટલે રાત્રે આરામ કરવા માટે રાત્રે છે રાત્રે કમાવા માટે નથી અને દિવસે ઓફિસના ટાઈમ માટે જ કમા કમાવાનો ટાઈમ છે કે આખો દાડામાં રહેવાની જરૂર નથી પણ રાત્રે આઠ નવ વાગે પૈસા કમાવાનો વિચાર આવે છે ને કેટલા વાગ્યા સુધી આવે છે પાંચ સાડા પાંચ શું કહ્યું? પાંચ સાડા પાંચ સુધી આવે છે પછી પછી નહીં દેખાય પાંચ વાગ્યા પછી બાર તોય આપણે કાગળ કાગળ લખી મોકલી દે છે તો પેલો બેંક વાળો પાછા કરે છે ભાઈ જે કાગળ વાળો નહીં ચાલે અમારે પત્રસ્થમાં અમારે કેશ પર મારે કરી દે છે તો ભાઈ, હવે આપણા નામ આપણે મહેનત કરવી પડે છે એટલે આટલું તો negative મહેનત કરવી પડે છે મૂકી મૂકી જતી વખતે મહેનત કરવી પડે લઈ જતી વખતે મહેનત કરવી પડે ખબર ને? એ મહેનત નૈમિતિક મહેનત કહેવાય છે એવું આ નાનું બાનું બધું નૈમિતિક મહેનત જ માંગે છે એમાં ચિંતા ચિંતા રહી કરી નાખતો તો થયું પાણી વરે છે તો પાણી તો બહુ શુદ્ધિ વસ્તુ છે નાવાનું ગરમ પાણી વરે કેવી થાય છે ઘણી જાય તો ખરો? એની મેરેજ થાય છે ને? એની મેરેજ થાય છે ને? કેવું છે? તૈયાર છે ને રાજ કરે. અહીંયા આગળ ખાવાનું નાખેલું તો રાત્રિની ચાલ્યા કરે છે. મોટા મોટી ક્રિયા છે આ બધા બધા કારખાનામાં જેટલી શક્તિ લેવી બધી એટલી શક્તિ એક એકમાં વપરાય છે તો એ સરસ ચાલે છે ને આનંદ તો હરી નહીં જતા ને આને? આના સંબંધમાં હરી નથી જતા ને તો તેના સંબંધમાં હરી થાય કંટાળો આવે છે હમ? કંટાળો જુદા કે ભેગા થતી આવે ને પૂજા કરો છો મુઠ્ઠીમાં છે ઠાકોરજી પધરાયેલા છે એમની જોડે. હા પણ એ પૂજ્ય છે ને આપણે તેથી પૂજા કરીએ છીએ ને પૂજ્ય ના હોય તો પૂજા ના કરવી શું કહ્યું હા પૂજ્ય બુદ્ધિ થી પૂજ્ય ની પૂજા કરવી કઈ પૂજા કરવાની ખાતર ના કરવી પૂજ્ય બુદ્ધિ થી કરવી કઈ? પૂજ્ય બુદ્ધિ તો છે વાતચીત કરે છે કરે પણ બોલાવી શકતા નથી બોલાવી શકતા નથી બધા રામચંદ્ર ત્યાં ગયા હતા રામચંદ્ર ક્યાં હોય તમને બધા સાંભળ્યા હતા ને જયપુર માં કયો છે આશ્ચર્ય ઉભું થઈ ગયું આપણા મહાત્મા માટે તમે પેલા અને પેલા ભૂંજાઈ આવું વસ્તુ દેખાયેલા ને મંદિર માંથી તરફથી એમ રામચંદ્રજી અને દર્શન કરનારા રહેલા ત્યાં આગળ મૂર્તિ હતી પૂજારી આવીને હાર નાખી દીધો કેમ ખુશ રહેવા માંડ્યો બધા કલ્યાણ માટે કર્યું છે છતાં કલ્યાણ થાય કર્યું હવે રામચંદ્ર થયા હસતા હવે કાયમ હસતા મૂકીને અમે હવે જેને જે છે અને પ્રતિષ્ઠા કરી આપી પ્રતિષ્ઠા ને આ બધા લોકો પ્રતિષ્ઠા કરે આ વાસના વાળા લોક છે કેવા વાસના વાળા લોક વાસના એટલે તમને સમજે ને? કઈ ની કઈ ઈચ્છા કે દીપકભાઈ કામ લાગશે કે કેવું? વાસના વાળા છે કેવા કહેવાય હા એને આ જગતમાં કોઈ ચીજ જરૂર નથી આખું સાવ છોડી માટે તો જરૂર નથી વિષયો જરૂર નથી માનની જરૂર નથી કીર્તિની જરૂર નથી જેની કોઈ જાતની ભીખ નથી તે નિર્વાસનિક કહેવાય કેવું એ જ્ઞા- એ જ્ઞાની પુરુષ સાહિત્ય કરે મૂર્તિને બોલતી કરાવે કેવું? પણ મૂર્તિ પર વાંચી નથી કરતા પણ તમારી જીવનનું શું છે ના એના બોલે આપણે બોલીએ શું બગડી કેમ ભગવાન બોલતા નથી જય સચિન મારી પત્ની વિશ્વાસ નથી આવતો એવું આપણે બોલીએ ને આ માણસને બોલું એ કઈ સાચી નથી પડતા એ મૂર્તિ હતી એક મોટી જગ્યા બે છે હે નવડાવ જોડાવ છે બરોબર ગરમ પાણી તારે હસી નો પાણી હશે કા પાણી હા બગી એટલે તારે પડે નવડાવી જાય ને બહુ ગરમ પાણી જમાડો છો તમારે કરતો હતો ને તમારે ખબર કેટલા વાગે લગાડો બપોર તો સમાતા નથી તમે કેટલા વાગે જમાડશો છો હે લખીને પોતાનું નથી બરોબર હા પણ પછી ત્યારે બાર ભૂખ લાગે તો વાગે ખાખા કરે હજી નથી ને. પણ બીજું ખાતા જ નથી રસ્તામાં જાઓ અને ત્યાં જે ખાઈ લેવાનું. ખવડાવે છે કેટલા વાગે જમી છો? એ જમવાનું જ્યાં ભૂખ લાગે રસ્તામાં જેવું લાગે તો ખાઈ લેવાનું તો નક્કી નહીં પણ તે ઘરે ખા- ખાધો નહીં ભૂખ લાગી તેની તપાસ કરી એ નહીં રાખતા હે પછી રાખતા એમને રાતે જ પછી. પછી રાતે જ ઠાકોરજીને ખવડાવવાનું. પછી કે તમે રહ્યા એટલે તમારે મારું કહ્યું કરશો કે નહીં કરો તમે જો ખાવ ને તો પહેલું એ ઠાકોરજી યાદ કરીને અર્પણ કરી તમે જમી લો પછી થઈ ગયું તમે ભૂખ લાગે છે એટલે કરશો ખાઈ ખાય ના પાડો ના ખાય ના કહે પણ કોરાની પણ કોરાની જવાની ના પોરાય છે તો ભૂખા રહે નહીં એટલું ખોટું બોલે નહીં કોળાની બોલે. એટલું બોલે નહીં કોળાનો તેથી બોલે નહીં એ કેટલી વખત ભૂલી રહેશે બેઠા ભાંગું જાય બેઠા ભાંગું જાય બેઠા ભાંગું જાય તમારે એવો ખોરાક નથી ખાતા ને એમને કાલે એવો હોય છે ને ખોરાક તો આપણે હિન્દુ ખોરાક છે ને તો પછી એમને તમારે એમ જમવું મુસ્લિમ હોય તો ના જવાનું મુસ્લિમ ખોરાક હોય તો આપણે ના જવાનું પણ આપણે હિન્દુ ખોરાક હોય એ તો થાય એવું છે તો તો કોઈક દાડો બોલ- બોલશે કોઈક દાડો. જ્યારે એ ઠીક થઈ જશે ત્યારે બોલશે ના કેમ બોલે બધું આખો ભૂતો હું બોલે બધું બોલે એવું છે બોલે ભગવાનને રોજ નવડાવીએ ત્યારે હશે કે પાણી નવડાવીએ ત્યારે શું કહીએ કાયમ બોલા જ રહેવાના તો માણસ પહેલા ગયો અને પછી વાઈફ લઈને આવ્યા બોલા રહે એટલે નથી ફાયદો થાય બોલે બોલે જ નહીં એમાં શું કરે? એટલે ભગવાને બોલે હા આપણો ભાવ હોય તો બોલે સા- સારી બીજા બીજા કરે એવી કરી શકે અરે નાનપણથી સંસ્કાર હશે ઘરના. હમ? પછી ઉપાધિ બહુ ના આવે. એ કંઈક કરે ને હમ. અને ગમે ત્યાં બહારગામ જઈએ ને તો તમને ભગવાનને જોડે જ લઈ ખવડાવવા આવતા. બહારગામ જઈએ પછી તો ભગવાનને જોડે જ લઈ જાય હા. ભગવાન વગર તો કશું આ છે, કોઈ ફરિયાદ ના કરો ખબર ને? સાંજે ઘેર વૈષ્ણવ જેમ બહાર બહાર હડાયેલી પાણી ના પીવા એવું સરસ વૈષ્ણવ શુદ્ધ વૈષ્ણવ કહેવાય. મૂર્તિને પૂજા કરે છે દર્શન કરે છે નવરાવે છે તો પછી શું કરે? ના કરે. પણ શું કરે અત્યારે સહયોગો ના કરે એમને આપણે આમાં ફરી ધક્કો આપવા જેવી વસ્તુ નથી સહયોગો નથી. હું ચોખ્ખી નથી બોલતી મૂર્તિ. મૂર્તિ બોલે બધી રીતે બધી રીતે જે કાયદા પાડે ને તો બોલે કેમ ના બોલે પિત્તળની તો સોનાની. પિત્તળની મૂર્તિ સોનાની છે પિત્તળની છે સોનાની કદાચ સોનાની મૂર્તિ હતી છોકરા બાર લઈને પહોંચ્યા તો મને કહે કહ્યું કે દાદા એ ગુનાનો ઉપરો બનાવડાવી દીધો મને કેટલા દાડા રહેશે અમુક આમ ઊંચું કરી દે કારણ ગુના નામ થાય છે આને નહીં થાય કારણ જમાનો ગુના ઉપર બહુ પ્રિયતા આવે જમાનો એના દાન કરો તો મોટા મોટા જબરદસ્ત ગુના નામ થાય બધું તો બધું બધું ભગત યાદ કરી કે કંટાળો આવે છે ગમે છે સંસારિક અડચણ હોય તો પૂછવું અહીંયા કે તમારે કોઈ જ્ઞાનની કોઈ કશું બધું પૂછી શકાય જ્ઞાન વિશે બધું પૂછી શકાય હા, તો જમા- જમારી તમારા બહારના સમાચારો જવાબદારી જતી રહેશે જો તમારે જમારી નીકળશે ને તો જવાબદારી જતી રહેશે ભાવના કરીએ તો ભગવાન ગમે એમને હોસ્પિટલ ખાતા કર્યા ને આપણે અને એમને ભાવે છે ના પણ તમે માગો ને બહુ હા, સારું. બરોબર. આમ, એમાં ભગવાનને જમાડીને જ આપણે જમવું ન જોઈએ તો પછી જે આપણે જમવાના છે ભગવાનને જમાડીને જ જમવાના છે. પછી બહારનું જમવું છે, ગમતું જ નથી. બહારનું જમવું. એ ભેગો થયો અને એની પુણ્ય આટલું જાય અને ભેગો થઈ જાય એટલે લાભ ના થાય તો એનો અફસોસ છે હા એટલે હું ભેગો થયો તો એને અફસોસ છે લાભ થયો ગમે તે બધું વસ્તુ એ લાભ જે છે ને તે અવાચ્ય છે વર્ણન થઈ શકે એવા નથી એવા લાભ છે હા, એ બધું એનું વર્ણન ના થઈ શકે એવા લાભ છે અને જેને જેટલી સમજણ એટલા એને પ્રાપ્ત થાય લાભ પ્રભાવ પ્રવાહ એ ચાર પાંચ આનાથી સતત અહીંયા વહે છે હવે જેની પાસે આવડું વાસણ હોય ને એટલો લાભ થાય માણસ એ આટલું બનાવે તેવડો થાય અને તે મકાન જેવું વાસણ પ્રમાણે લાભ મળે એવું છે એટલે જેના જેટલો લાભ લેવો હોય તે લેવો નાનું વાસણ હોય તો ડરામતા સતત કરી દઈએ મહાસાગર છે જેટલો ભરવો હોય તો ભરો એટલું ભરવું મહાસાગર જ્ઞાન એટલું નહીં સંસારી વ્યવહારિક વસ્તુઓ બીજું બધું એનો બધું સપ્લિમેન્ટરી થાય એની કોઈ મુશ્કેલી રહે નહીં ભાઈ અને જે વસ્તુઓ પ્રાપ્ત છે એમાં ભરતા આપણે શું કરવાનું પ્રાપ્તને ભોગવવાનું કેવું ભોગવવાનું પ્રાપ્ત જે છે તેને ભોગવવાનું ફક્ત લોભ નહીં કરવાનું લોભ નહીં કરવાનું પ્રાપ્ત ભોગવવાનું સમજ મરવા માટે નથી આ આ મોક્ષ માર્ગ જાહો જલે જાહો જવાલો હા અક્રમ માર્ગ છે એક માર્ગ છે ને રોટલી મળી હોય તો આપણે કેવું કે નીલકમ ભાઈ ગમજો બા પહેલા બહુ બધા અપવાદ કર્યા છે હા જમો કઈ નહીં દર પેટને ધારો છે એને થાર્યો નથી પ્રાપ્તને ભોગવવું અપ્રાપ્તનો વિચાર નહીં કરવાનો કેવું અપ્રાપ્ત વિચાર નહીં કરવાનો અહીં પ્રાપ્ત આવી થાળીમાં એટલે મારી પોતાની જવાબદારી નથી ફરક તો છે પેલા પણ જરા હતો અહીંયા જે વધારે પૂછે છે આજે જ પૂછે કેમ છે સારામાં સારું હે? પૂછ્યું મને કેમ બરાબર છે ને આના કરતાં વધારે બરાબર નહીં ને હોય સારામાં સારું છે એટલું બધું? જમવાનું કેવું છે હા, હા. પેલું બહુ સારું કેવું છે એના કરતાં વધારે સારું ભાવે જ નહીં બહુ સારું છે. બધું સારું. આપણાથી બધા ખુશ રહેવું કરીએ આપણે હજાર એકને ઘેર જઈએ છીએ તો કોક એ ઘરના માણસ છે ભલે ને આપણને આપણને રસોઈ થશે કડવી જરા કડવી ખવડાવી હોય તો ખરું ને? પણ પણ એમને સારા શબ્દોથી બોલીએ છીએ બીજું બોલતા હા તો પછી ઘરના માણસ હોય તો આવું મત કેટલું થાય આ રિલેટિવ છે ને આ રિલેટિવ છે આ આ લેબર આ પોતે બ્લડ રિલેશન છે પછી નેબર રિલેશન છે પહેલાના એમાં શું ફરક છે જ્યારે એ પ્રશ્ન પૂછે છે મને લાગે છે એ પ્રશ્ન મારે ગૌરી પૂછતો નથી ભગવાન પૂછે છે હા, શું કીધું છે? જેમ સારું છે ભગવાન મને પૂછે છે અને મારા દૈવને વખત એટલે જવાબ આપું છું ભગવાનને આપું છું હવે એ એ એ નથી થતા એ જ- જે ચાર વાર છે થાય છે હવે નવા અનુભવ થશે આ જે હિંદુ ગયા છો ને તમે એ હિંદુ સ્વાગત આમ તો ભરો છો તો આજે હિંદુ એ ખૂણો સ્વાગત અંદર ફરી તો જોઈએ આ હિંદુ કેવું છે છે આ લાભ લેતા આવે એના આપી અમારે એ નથી તમારી ઈચ્છા છે કે બધો સર્વસ્વ લાભ ઉઠાવો પણ જેટલું યોગ્યતા હશે જેટલી શક્તિ હશે એવું થવું. બ્રહ્માંડ છે હે? એ બ્રહ્માંડ જેવો મોટો છે જેટલું છે એટલું કરી લો. અને પોતાથી ઉકેલ માથે ના મુકાતું હોય તો માણસે મૂકવા હોવું લાગ્યું છે શું? માથે મુકાતું એટલાથી ના હોય લઈ જવા માટે માથે મૂકવું પડે ને માથે મુસાફરી ના હોય તો એની ચિંતા નહીં કરી અમે ઝાલા માથે ચડાવતા હોય તમે ત્યાં સુધી અમે તૈયારી રાખીએ છીએ અમે જાણીએ કે આ ભલા અમારો ભલો છે આ ભલા બધી ઈચ્છા વધારે છે પણ ચડાતું નથી માથે તો અમે હેલ્પ કરીએ તમારા ભરો લઈને એટલે કામ કરી લેવા જેવું સારી લેવા જેવું કામ છે એટલે વાપતું હોય છે સારી લેશે કામ ફરજ જાતનું થયેલું છે ન બને એવું બન્યું છે તો આપણે કામ સારી લેવાનું ન બને એવું બન્યું છે અને તે વિષમ કાળમાં વિષમ કાળમાં વિષમ કાળ એટલે દુઃખ મુખ્ય કાળ મુખ્ય કાળ દુઃખ જ હોય મુખ્ય કાળ એ કાળો બન્યું છે તો આપણે તે કામ કરી લેવું બરોબર ને આગળ ધર્મ નથી તો એના માટે બધા મનુષ્ય ભેગા કરવા છે એવું જેવું છે નહીં આપણે જેના હિસાબ હોય ને તે હિસાબ બતાવી દે હવે એવું નથી કહ્યું છે ને ગર્વ હોય તો આપણે ત્યાં જથ્થો મોટો કરવાની ઈચ્છા હોય જથ્થો કરવો સ્થાનકવાસીનો જથ્થો મોટો સ્થાનકવાસી એના જથ્થા પ્રયત્ન એના પ્રયત્નમાં હોય દેવાવાસી એના હોય તો એના જથ્થાને મોટો કરવાના પ્રયત્નમાં હોય સમજે ને એમ જથ્થાને લેવા દેવાનું આ કઈ ભરવાડને જેટલા જેવો ખબર નથી અને આ બધા બધા ભરવાડ જેટલા જેવો ખબર નથી કેવો છે ભરવાડ જેટાને વધારતા જાય જેટા જતે પુરાવતા જાય ને સમજે ને પછી ભરવાડ શું કામ કરે જેટા જાય ભરવાડ અમારું વાલથી રક્ષણ કરે છે ભરવાડ જેટા શું જાણે ત્યાં ભરવાડ અમારું રક્ષણ કરે છે બહારથી વારે વારે કરીને અને રાતે પણ એમ જાગ્રત રહીને પણ રક્ષણ કરે છે અને ભરવાડ શું ભરવાડ પાછળ જેટાની પાસે શું આશા રાખે ઉનાળો આવે ત્યારે વાર કાપી રાખે અને વેચી થાય રોજ લૂંટતા રહીએ ખાય પીએ પૈસા ખૂટે તર વેચી ખાય અને કોઈ મહેમાન આવ્યા જે સારી પડ્યા હોય ને તને કાપે જે સારા હોય તારે કાપીને એના મમ સાર જમાડે બધાને એ ભરવાડાનો ધંધો ભરવાડાનો આ બધું ભેટાંત વાળું છે બરાબર જ્યાં સુધી આ જ્ઞાન મળે નહીં ત્યાં સુધી ભેટા સ્વરૂપનું કેવાય છે કેવું જ્યાં સુધી મુક્તિના આધારે ભમે છે ત્યાં સુધી જેટલું છે પોતે જેટલું છે શું છે બુદ્ધિનો આધારના એ બને છે સરળ આધારે બુદ્ધિનો આધાર તો બુદ્ધિનો આધાર છે તે નહીં જો કરી એક નસ ઘટી ગઈ ને એક નસ નહીં ઘટી જાય તો ગ્રંથ થઈ જાય કેવું વધશે એટલે એના જેટલા છે આ જ્ઞાન મળ્યા પછી જેટલું ના પછી પરમાત્મા છે તો એ એ જતે જેટલા થયા છે હા ભરવાડથી જુદા થઈ ગયા છે માટે છે અને પરમાત્મા થઈ ગયો પોતાની ખોટ દુકાનમાં ખોટ વર્ત પૂરી કરી લેવાની છે ચોપડા એડજસ્ટમેન્ટ કરી દેવાના સમજાયું ને? બીજું કશું કામ બાકી રહેતું સંભાળ ફાઇલનો નિકાલ કરી નાખવાનો જેટલી ફાઇલ હોય તમારે કેટલી ફાઇલો પાંચેક પાંચેક લાખ છે ફાઇલો એ તો બધા ફાઇલો નિકાલ કરી નાખ્યા એ બહુ ઓછા રહ્યા હવે કાંઈ ભાઈ રહ્યું નથી હવે મને એ દિગંબર શેષાભાઈ કે સ્થાનકવાસી એ જ નથી બરાબર આપણે અને બ્રાહ્મણ કે એ પણ છું કે જે છું આના કરતા વધારે મને લાગે છે પણ જે છું મને ખબર નથી નિગંબર મૂળ છે એ પણ ખ્યાલ નથી દિગંબર પણ છું એ પણ ગયો મારામાંથી આવું મોટા મોટા આચાર્યને નથી જતું હા? આવું મોટા મોટા આચાર્યને નથી જતું જે મને થાય છે કહું છું હવે બીજાને દર્શન કરતા ના મળીએ. જાય, ના જાય. એ બધા આવી જાય હકીકત છે હવે બધા ખુશ થશે સમાધાન ઉત્પન્ન કરવું જ જોઈએ આ જ્ઞાન સર્વ સમાધાન ગમે તેવા સંજોગોમાં પણ જો સમાધાન ના થાય તો આ જ્ઞાન થવું જ જોઈએ આપણે સમાધાન જોતા આવડ્યું ના કહેવાય સમાધાન અવશ્ય કરાવે છે શીખવાની જરૂર નથી અમારા ઘેરા તમારે ચાલે આવડે બાબત જરૂર છે. આવડે આવડે તમારી હોય શું હોય પંડિત ને પંડિત ને ખુમારી ત્યારબાદ ત્યાગની ખુમારી હોય તત્કાળ તકની ખુમારી હોય એ ખુમારી વાળા કોઈ વસ્તુ પામે નહીં બરોબર ને ના, બધું રોગ છે બધો રોગ મહારોગ નહીં? મહારોગ છે મહારોગ મહારોગ મહારોગ કહેવાય શું છે પોતપોતાના કાળમાં કાળના આધારે ઉપદેશ હતો જેવા કાળમાં પોતાનો જન્મ થયો હતો તેવો એમનો ઉપદેશ તે કાળને અનુસરી નતો સર્વકાળને અનુસરી નતો આ સર્વકાળને અનુસરી નતો એટલે ચોવીસે તે ઢીકનો ભેગો ઉપદેશ છે જો કામ કરી દે તો વાર નથી લાગે અને પુસ્તક વાંચવાનું પણ કહ્યું નથી મહેનત કરવાની કદી કહ્યું નથી પુસ્તકે વાંચવાની જરૂર નથી હાથમાં જ લખાય લખ્યા રહેલું ઘર જ્ઞાન બધું હાથમાં લખેલું છે ને એક પાંદડા ઉપર ને હા એક વટપત્ર ક્યાં કરે એટલું દક્ષા બીજું બીજું કઈ કરવાનું નથી છતાં પેપર વાંચવાનો વાંધો નથી પેપર જો કદી ફાઇલ છે તો તમારે નિકાલ કરવાનો છે શું કહ્યું પેપર જો ફાઇલ છે તમારે ફાઇલ એટલે પેક આપણે કોઈ નહીં હોય તો આપણે નિકાલ કરવો સંભાળે જેટલા વર્ષનું ગાંઠ પડેલા હોય હમ. એ ગાંઠ ઉકેલ ઉકેલ આવ્યા હમ, ઉકેલાઈ જાય પછી ગાંઠો છૂટી જાય છૂટી જાય બધું. તમે ઉકેલ શબ્દ જાણો સમજો નહીં ઉકેલ શબ્દ અમારે ગુજરાતી બહુ ભારે છે ઇંગ્લિશમાં કેવું હોય તો એ ડીપ છે હે? એનો ગ્રહણતા વધારે છે ઉકેલ અમે પુસ્તકમાં ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે કે divine is the puzzle itself. અને ઉપર જે જે આ પઝલ ને સોલ્વ ના કરી શકે એ આચાર્ય હો કે સાધુ હો ત્યાગી હો બધા પઝલમાં બેજાન થઈ ગયેલા છે તો પુસ્તકમાં ચોખ્ખું લખ્યું છે એટલે વાંચે ને તો પોતાને એમ લાગે કે આ ગ્રહસ્થી લોકો ડિઝોલ્વ ને હું ડિઝોલ્વ થાય કે ના ગ્રહસ્થી એટલા નહીં આ ગાયો બેસો ડિઝોલ્વ થઈ ગયો શું ડિઝોલ્વ થઈ ગયો છે શું છે સમજ્યો ને? માટે તારું પદ પદ ઓળખી અને કુમારી ઉતારી નાખ કુમારી ઉતારવાનો ધંધો કરી તો એક નું બળ બહુ થઈ જશે લાખો ની કુમારી ચડેલી છે આ રોગ ઘટ્યા તાર આ રોગ ઘટ્યા તાર બીજો રોગ ઘટ્યો અને એ રોગ તો બહુ ક્રોનિક થયો નો રોગ તો બહુ ક્રોનિક કહેવાય ને રોગ ની દવાઓ ના હોય જે પાછું અમારે લડવું પડે આટલો આવડે આવડે શબ્દો બોલ્યા હતા નીકળે રોગ ભારે બહુ ઓપરેશન કરવું પડે ઓપરેશન કરવું કોણ નવરું હોય એવું ઓપરેશન કરવા એ નીચે નવરો છે મારે કહીએ મારે મુશ્કેલી છે મારું સચ્ચિદાન છે અને આ દસ બાર વર્ષથી ચાલે છે પણ એક મતભેદ જોયો નથી આટલા બધા માણસોમાં પોતે પોતે ચાલી ચાલી માણસ બહારગામ જઈએ બહારગામ મુશ્કેલીઓમાં સપડાય પણ કોઈ કોઈને સામ સામે એક મતભેદ નહીં અને બહારગામ જાય ત્યારે પાંત્રીસ માણસો એક જ માણસ હોય એવી રીતે વર્તે બધા પોતે એક જ માણસ હોય ને એવી રીતે વર્તે જમવાનું બનાવે તો સ્ત્રીઓ બધી શાક જમારે પુરુષો બીજું કામ કરે બીજું કરે કોઈને ખબર ના પડે કે આ કોણ કોને માટે જમવાનું બનાવે છે કોણ જમનારા છે જમાડનાર કોણ છે એવું એવું વિભક્તા નહીં સમજે ને જેને અવિભક્ત કુટુંબ હોય ને અને એવું બી આવું જોયું ના હોય કોઈ જગ્યાએ આપડા બસો માણસ ભેગા થયા ને એક મતભેદ ના હોય એમને ત્યાં ઔરંગાબાદ એમને ત્યાં જઈએ છીએ દર્શન દસ તારા પચાસ સાઠ માણસ બહારનું હોય એમના ઘરનું દસ પંદર માણસ હોય પણ એક જ મકાનમાં બધું માણસ પણ કોઈ નહીં કઈ ગુમ નહીં ભરેલું નહીં ચાર વાગેથી ત્રણ ત્રણ વાગેથી હોટલ ચાલુ થઈ જાય ચાલી તે બાર અગિયાર વાગ્યા સુધી હું છેલ્લામાં છેલ્લી મારી બીજી ઘરની ચાર વાગે દસ વાગ્યા દસ વાગ્યા આવે ત્યાં સુધી ચા પાણી ચાલે કોઈ કોઈ ખબર નહીં કોઈ મતભેદ નહીં વાસે ઝઘડે નહીં બધા જમે કરે પણ કોઈને ખબર જ ના પડે ઘરવાળાને ખબર ના પડે બહારવાળાને ખબર ના પડે અને સરસ પાછું ઘરમાં ચાલતું હતું બધું રેગ્યુલર બધાને કપડાં ધોવાય છે રેગ્યુલર બધાનો એ બધું રેગ્યુલર છે અને દસે દાડા એ લોકોની સેવા કરે તે આવું તો જોયું ને વર્લ્ડમાં કોઈ જગ્યાએ જોવાનું સ્થાન જ નહીં મળે આ ફૂલ ભાવે જોયે તો કલ્યાણ થઈ જાય ફૂલને જો સમજ પડે ને આ ફૂલ કોઈ કલ્યાણ થઈ જાય મતભેદ તો નહીં કાયદો નામ નહીં કેટલા વાગે આવવું કેટલા વાગે જવું તો ખબર ને લો નહીં આમ કરીને બેસવું તે લો નહીં આમ કરીને બેસવું તે લો નહીં આમ કરીને બેસવું તે લો નહીં આમ કરીને બેસવું તે લો નહીં કોઈ પણ લો નહીં જ્યાં લો છે ત્યાં વિતરાગી જ્ઞાન નથી સંપૂર્ણ જ્ઞાન વિતરાગી જ્ઞાન લોમાં ન હોય તો ખબર ને લો હોય તો રિલેટિવ છે શું છે રિલેટિવ અહીં લો જ નહીં જોઈએ અને લો લો જ હોય તેના કરતાં બહુ સારામાં સારું વાતાવરણ લાગે એવો વિનય ના હોય અહીં ફક્ત વિનયથી જ એમને ચાલ્યા કરે તમે સમજાય ને બધું છતાં જયારે પૈસા ખર્ચવાની ઈચ્છા હોય તો પૈસા ખર્ચે કરો તો પૈસા ન ખર્ચી શકાય તેને ન ખર્ચે પણ કોઈને પાછું સમતુલા એના મને એમ લાગે એના કરતા મોટો એમ ના લાગે એના કરતા તમામ સારા લાગે આશ્ચર્ય છે આ તારીખ જોઈએ છે લગભગ અઠ્યાવીસમી તારીખે જોઈએ છે તો તમે થોડા આવો દસ દસ દિવસ રહો બધા ત્યાં આગળ જવું પડે કારણ કે ત્યાં આગળ સાથે રહેવાનું શું કારણ શું છે કારણ કે જ્ઞાની પુરુષના ચોવીસો કલાકનું પ્રવર્તન કેવું છે કે જોવાનું મળે ચોવીસો કલાકનું પ્રવર્તન એનું કેવું હોય એ જોવાનું મળે એ છે ને અમને પણ સંદેશ પડે હે? એના જેવા થવાના હા એમાં જે જે થવાનું, એ- એ- એ- એ- એ- એ પરમ સંદેશ હા એટલે વાંચી શકું એટલે એ ચોવીસ કલાકમાં આ બધાને લાભ મળે એ એક દાડો આપવાનો હોય ને કારણ કે એક દાડો લાભ આપવાનો હોય ને તો તો પછી ગોઠવણી કરેલી હોય કે બરાબર અને જ્ઞાની તો જે ગોઠવણી ના હોય સાહજિક હોય તો સાહજિક છે સાહજિક હોય તો ને ઘેર બસ આવે ઘેર બસ આવે તો બસ માતા હોય તો જ્યાં જાય ત્યાં એકા સારો છે કે ભાઈ છતાંય છતાં તમારે ઘેર આવ્યા હોય ને તમે કહો કે જરા વહેલું ફરવાઈ લેવાનું છે તો આ ભલે નહીં મુશ્કેલીમાં તો મૂકીએ જ નહીં કોઈ પણ અમારી ઈચ્છી વસ્તુ જો કામ કરે ને એમાં સુંદર સારા બેસે નાઈએ કેટલા વર્ષો સુધી દસ વાગે નહીં ઉઠી સારા બેસે એ પરંપરા ચાલે હે એ પરંપરા ચાલે છે આ પરંપરા ચાલે નહીં કારણ કે બુદ્ધિના આશયમાં તો કેટલી ચીજો લાગે છે આ દરેક માણસને જે પોતાનું રહેવાનું મળેલું છે પોતાના ઘરના માણસો મળ્યા છે એ પોતાના બુદ્ધિના આશયમાં ત્યાં તીર ભેગા થયા છે શું છે ખૂબ ભેગા થયેલા બીજા ભેગા થાય નહીં બુદ્ધિના આશયમાં એટલે નહીં આપણે બુદ્ધિમાં બુદ્ધિનો આશય એટલે શું કે કેટલાક માણસો એવા એવા સુખ એવા સુખને બુદ્ધિના આશયમાં લાવ્યા હોય છે કે જે સુખ બીજા લોકો હોય એમાં પણ શું કે મળે તો જ એને ગમે તો બુદ્ધિના મળી આવે અને બહુ મોટો માણસ હોય તો એ ઝૂંપડીમાં રહેતો હોય આપણે કેમ આપણે કહીએ આને કેમ કરીને ઝૂંપડી ભાવતું છે ત્યારે બુદ્ધિના અસરમાં બીજું અંદર સામે ગોટાળો લાવેલો છે શું છે ગોટાળો લાવેલા છે હા તેથી આ તમે છે ગોટાળો લાવે છે હા અને ગોટાળા છે બુદ્ધિ ના અક્ષર પ્રમાણે લાવે છે તે પૂર્ણ હોય ત્યાં સુધી ઘરો ના થાય કેવું જ્યાં સુધી પૂર્ણ પ્રકાશ હોય ને ત્યાં સુધી ઓકાશ પણ ના થાય અને ત્યાં ઝૂંપડા હોય ચલાવી દે ત્યાંથી ઝૂંપડી ચલાવી દે જ્યાં સુધી મુશ્કેલી જેમ બેસી હોય છે ત્યાંથી કઈ ગોટાળો લાવેલો છે મોટા માણસો બધા એવી એવી જગ્યાઓ ફરી કાઢે છે કે જ્યાં આપણને આશ્ચર્ય થાય કે આ મોટો માણસ કેમ આવી કઈ જેમ કરી રહેતો હોય છે હા ગોટાળા શું છે ગોટાળા હા ગોટાળા તો કેમ ને પોતાના પોતાના પ્રમાણમાં તો હોય ને બધું ઊંધું થતું અપ અને ડાઉન કેમ થાય છે તો પ્રમાણમાં બધું હતું ગોટાળું સમજાય એટલે બુદ્ધિના આશ્રયમાં એટલે અમારા ચંદ્રકાંત જે પહેલા જ્ઞાન પામ્યા હતા પહેલા મળતા ફર્સ્ટ અમારા ભત્રીજાનો છોકરો બિલવાલે કરતા ભરૂચ ભરૂચ ટેક્સટાઇલ મિલના માલિક તે જ્ઞાન પહેલામાં પહેલો એ પામ્યો હતો એને ઓપન કર્યું હતું આ જ્ઞાન નહીં તો અમારે ઓપન કરવાની જરૂર શું હતી અમારે તો પોતાના પોતાના છે ભૂખો રહીએ પણ એને ઓપન કર્યું પૂછ્યું કે આ- દાદા આપની પાસે કઈ જ્ઞાન છે કે છે હું દાદો છું તો દાદા જ્ઞાન છે તમારી પાસે ને મને કહેતા નથી ત્યારે મેં કીધું છે કહ્યું તો કહે છે કે મારે પરીક્ષા કેવી રીતે કરવી હું દાદો છું પરીક્ષા કરી બીજી શું કરવાનું હોય બીજી પરીક્ષા તને આવડે નહીં પછી પરીક્ષા છે તારા માટે પછી પરીક્ષા છે ના એટલે બીજી આવડે થાય ને બરાબર છે કેવી રીતે ખબર આપણે ઘરેલી હોય તો અમે કહીએ હીરાને પૂછે કે મારે પરીક્ષા કેવી રીતે કરવી ત્યારે આપણે કહીએ શું તમે જીરો થી જુઓ એના પહેલ બધા અને તપાસ કરો તો એને ઝવેરી ન કહેવાય પણ બીજો માણસ ઝવેરી નથી એવો ગમે તેવો માણસ છે એને આપણે શું કહીએ તો કઈ ગણ મારી જુઓ ને ઉપર ભાગે છે ભાગ તો ભાગે દીરો નહીં ચાર ના ભાગે દીરો તો એવી એને સમજ પાડી તને પરીક્ષા કરતા આવડે સી રીતે જ્ઞાની પુરુષ તો એમને એમ જ ઓળખાઈ જાય વાત છે પણ તને પરીક્ષા છે નહીં તું અભૂત છું પણ મારે શું રીતે પરીક્ષા કરવી મારું દાદાના બે ધોલ મારી બધા પબ્લિક જ છે એટલે તારી પરીક્ષા થઈ જશે ફેણ ના મળે તો ગાણું અહીંયા જ્ઞાન છે ફેણ મળે તો ગાણું અહીંયા જ્ઞાન છે દાદા આવું શીખવાડે કે છે તમારા દાદા થાવ એક તો વડીલ થાવ અને બીજા હવે જ્ઞાની કૃષ્ણ મને આવું મારું મારી શું પૈસા થાય પણ હું જાતે કહું છું ને તારી પરીક્ષાના હેતુ માટે જ કહું છું કેવું તારી પરીક્ષા તારી સંતોષ થાય પરીક્ષામાં એ હેતુ માટે કહું છું એટલે તું અધોગતિ જતો હોય ના જવા દઉં કહું હું જાણી જઈને કહું છું ને શા માટે એના કલ્યાણ માટે કહું છું આ પછી એનો સંતોષ થઈ જાય ને બધો ના બીજો ઉપાય ના કરવું આવો હા હું વાંધો છું ગમે તો બહારના માણસને બે આપી દીધી પછી જતો પરીક્ષા કરવી અને પછી આપણે કેવું ભેણ મળે તો આપણે સમજી જવું કે આપણે એ વખત બગાડો નકામો છે તો આપણે એને પછી કેવું તમારે ચશ્મા લાવેલું મારી બહુ હું છું મુરત છું માંગો છું એના પગ દબાયા હાલવા ચશ્મા લઈ હાલવા એમ તેમ કરીને એની આવું નહીં થયું હોય તેનું સમાપ્ત લઈ લેવું બરોબર ને? પણ જલ્દી કામ થઈ ગયું ને કે ભાઈ હવે અહીં ક્યાં બધું રહી ગયા ડફોળ દુકાન આ ડફોળની પાસે આપણો ટાઈમ જાય કે નથી એ ડફોળ આપણો ડફોળ ક્યારે ઉકેલ આવવાનો શું ડભો છે ડભો શબ્દ તમારા એટલે એનો ઉદ્યોગ તો લાવવો જોઈએ ને પછી એને એમને પછી એકાદ કલાક સાંભળ્યું એટલે પછી સમજી ગયો પછી જ્ઞાનની વાત નીકળી કલાક હોય એટલે સમજી ગયો આ એમ પછી બોલ્યો કે મને વચન કાયા દાદા તમારા અર્પણ કરું છું અને હવે મારી જોડીને તમારા જેવો બનાવો મારી ખોટીને તમારા જેવો બનાવો એમ મેરે બોલે ચિંતાજી નથી કરી સમજ્યું? સચ્ચિદાનંદ. એટલે આ કાળમાં જે ના બનવાનું બન્યું છે તો આપણે આપણું કામ કરી દઈએ તમે શું કહે છે ના બનવાનું બન્યું છે આપણે જે વરસાદ ન વરસે તે વરસાદ વરસ્યો છે તો આપણે આપણું કામ કરી દઈએ સમજ પડી ને? બહુ બની ના રાખી આપણી ઈચ્છા હોવી જોઈએ કે લોકો પામો તો હવે એને માટે એનો વિરાટો એના કરવા સમજ પડી ને? એ વાતને અસર કરે છૂટકો છે સમજો ને આત્મા જો જતો રહ્યો તો નહીં અસર થાય પણ આત્મા છે તો અસર કરે છૂટકો છે અસર ના કરે છતાં વિદ્વાનો આપણા આચાર્ય કારણ કે પહેલેથી આવું આડા થઈ ગયા પહેલેથી અર્થ થશે હા અર્થ થશે અર્ધ અર્ધ અર્ધ અર્ધ એના કામ કરે એને કહેવાય કે જેટલો નાનો થયો એટલો મોટો વ્યવહારમાં જેટલો નાનો થાય એટલો એ મોટો કહેવાય વ્યવહારમાં નાનો થાય તો લોકોને ઝડપ નીકળી જાય એની પર પ્રેમ ભાવ ઉત્પન્ન થાય એવું વર્તન થાય તો પછી એ મોટો થયો કહેવાય પણ જેને વ્યવહારમાં મોટા થયું છે એ તો છોટા થાય છે શું થાય છે છૂટા હમ, છોટા થાય. હલકા હલકા થાય આ હરકત છે આ બધી મોટી નાની બધી પૌદલિક છે મોટા મોટા